આવો આવો હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો શ્રુતિ વાર્તા સાંભળે છે બોટાદમાં બેઠા બેઠા અને એની સાથે એનો ભાઈ મયંક પણ છે ને સાંભળો સાંભળો મારા નાના નાના ટેણિયાઓ આજે છે ને આજે હું તમને બધાને ગીજુભાઈ બધેકાની વાર્તા કહેવાનો છું ઓ ભાઈ એ મોરભાઈ છાનામાના બેસો અને આ ગીજુભાઈની વાર્તા સાંભળો વાર્તાનું નામ છે માં મને મન તો લે તલ્લી રે તલ્લી ધ્યાનથી સાંભળજો એક હતો રાજા એ રાજાને હતી ત્રણ રાણીઓ રાજાના નસીબ એવા કે ત્રણેય તોતડી રાજાએ ચોથી પરણવાનો વિચાર કર્યો સારું ઘર જોઈને રાજાએ વેવિશાળ કર્યું કોઈએ રાજાની પાસે કન્યાના વખાણ કરેલા કે કન્યા તો રૂડી રૂપાળી છે રૂડી રૂપાળી અને વળી પાછી મીઠા બોલી પણ છે રાજાના મનમાં તો પરણવાનો હરખ માતોય નહોતો હો ભાઈ એને તો ચોથી રાણી પરણવી હતી એટલે રાજા પરણવા ચાલ્યો કન્યા તોતડી હતી પણ કન્યાના મા બાપ લુચ્ચા હતા લો બોલો એમણે પહેલેથી જ કન્યાને શીખવી રાખ્યું હતું કે રાજા ગમે તેમ કરે પણ એક શબ્દ બોલવો નહીં હો રાજાજી પછી તો પરણીને ઘેર આવ્યા ભાઈ પછી નવી રાણી ને મહેલે ગયા રાજા તો મનમાં મલકાતા હતા કે નવી રાણી મીઠું મીઠું બોલશે અને મનને રાજી કરશે પણ રાજા હતો નસીબ ન બળ્યો ભાઈ સાહેબ એનું નસીબ તો ફૂટલું હતું નવી રાણી તો મૂંગા મૂંગા જ ઉભા રહ્યા રાજાએ ઘણું કર્યું પણ બોલે જ શાના જાણે હોઠ જ સીવી લીધા રાજા મનમાં કે અરે આ તો ઉલમાંથી ચૂલમાં પડ્યા તોતડીને મૂકીને બોલકીને લેવા નીકળ્યા ત્યાં વળી મૂંગું બોથડું વળગ્યું <laughs> રાજા તો મુંજાયો એ તો ઘણો નિરાશ થઈ ગયો હો વાર એ ચોથી રાણી વાડામાં છાણા લેવા ગઈ ત્યાં એને મકોડો કરડ્યો ઓય બાપા મકોડો એવો તો કરડ્યો કે રાણી થી એકદમ બૂમ પડાઈ ગઈ માં મને મનતો રે તલ્લી રે તલ્લી મને મનતો લે તલ્લી રે તલ્લી <laughs> રાજા ગોખે બેઠા હતા તે આ જોઈ ગયા અને સાંભળી ગયા એ સમજી ગયા હો કે ચોથી રાણી પણ તોતડી છે તોતડી રાજાએ ચારે રાણીઓ તોતડી છે એ વાત છાની રાખેલી કોઈને કીધું નહીં કોઈને પોતે જણાવે નહીં પરંતુ પેલા લવાને આ બાબતમાં કાંઈક વેમ પડ્યો હો રાજાના ગામમાં લવો હતો ને એક માણસ એને આ બાબતમાં કાંઈક વેમ પડ્યો એટલે લવાએ વાત જાણવા ખાનગીમાં પૂછ્યું હે રાજાજી આ આપની રાણીઓ તોતડી છે એમ ગામ કે છે એ સાચું છે રાજા કે લવા તારું કેવું સાવજ જુઠ્ઠું છે લવો કે મને તમે જમવા તેડો તો સાબિત કરી આપું બોલો પછી રાજાએ તો લવાને પોતાને ત્યાં જમવા બોલાવ્યો બધી રાણીઓને કહી રાખ્યું કે કોઈએ જરા પણ બોલવું નહીં એટલે રાજા અને લવો સામ સામા જમવા બેઠા ભાત ભાતની રસોઈઓ બનાવી હતી હો શ્રુતિબેન એમાં વડીઓ પણ હતી તમે વડી ખાધી છે ને લવાએ રાણીઓને બોલાવવા ઘણા ઘણા પ્રયત્નો કર્યા પણ એકે રાણી બોલી નહીં છેવટે લવો થાય થાયકો પણ એટલામાં એને એક વિચાર સૂજ્યો વડીઓ તો બહુ જ સુંદર થઈ હતી વળી ખાતો ખાતો લવો વડીઓના ખૂબ વખાણ કરવા લાગ્યો ઓહો હો હો હો આ વડીઓ તો કાંઈ બની છે વડીઓ તો કઈ બની છે એમ ખાતો જાય ને વખાણ કરતો જાય જ્યારે વડીઓના બહુ વખાણ થયા ને ત્યારે રાણીઓ મનમાં ને મનમાં ખૂબ ફૂલાયો આ લાગ જોઈને લવાએ પૂછ્યું હે રાજાજી આ વળીઓ તો કોણે તળી વળી બહુ સરસ તળી છે હો બહુ સરસ તળી છે ત્યાં એક રાણી બોલી એ વૈયો તો મેં તૈયો <laughs> આ વળ્યો તો મેં તળ્યો રાજાએ ના કહી હતી એમ છતાં એક રાણીથી બોલી જવાયું એટલે બીજીએ ડાઈ થઈને એને કહ્યું વાયા તા ને બોયા કેમ <laughs> વાયરા તા ને બોલ્યા કેમ એમ બોલી એટલે ત્રીજીના મનમાં થયું કે આ તો બહુ ખોટું થયું રાજાજીએ તો ચોખ્ખી બોલવાની ના પાડી હતી ને આ બે જણીએ તો બોળી માર્યું સાવ એના મનમાં સેજ ગુસ્સો પણ ભરાયો પોતે ઠપકો આપતી હોય ને જરા વધારે ડાઈ થતી હોય એમ બોલી એ તો બોયા તો બોયા પણ તમે કેમ બોયા <laughs> એ તો બોલ્યા તો બોલ્યા પણ તમે કેમ બોલ્યા લો બોલો બધી તોતડી ચોથી રાણીના મનમાં થયું કે આ ત્રણેય રાણીઓ મૂરખ છે રાજાએ ના પાડી હતી છતાં બોલી અને વજીરજી બધું જાણી ગયા હતો પોતાના મનમાં થોડું એક અભિમાન પણ આવ્યું હો પોતાનો ભેદ વજીરજી જાણી ગયા નથી એમ સમજીને એ તો હરખાઈ ગઈ અને હરકમાં અને હરકમાં એનાથી એ બોલી જવાયું હું તો માએ બોઈએ નથી ને ચાઈએ નથી <laughs> હું તો મારે બોલીએ નથી ને ચાલીએ નથી તો રાજાની ચારે ચાર રાણીઓ તોતડી હતી ભાઈ અને પછી તો રાજા અને વજીર બંને જણા ખડખસા ખસા ખડખડાટ હસી પડ્યા ભાઈ તો રાજાને તો ચારેય રાણીઓ તોતડી હતી તમને બધાને મજા પડી ને આવજો આવતીકાલે તમને બીજી વાર્તા કહીશો ભાઈ આવજો